संवेदनाओं के पंख ब्लॉग की एक, और पेशकश दिव्य दृष्टि દિવ્ય દૃષ્ટિના શ્રવ્ય સંસારમાં આપની સમક્ષ રજૂ કરીએ છીએ એક વાર્તા પાંખો ભલે નાની રહી પણ ઉડવું છે ઊંચા આકાશમાં તેનું નામ ધનજી અને તેની પત્નીનું નામ માની આમ તો બંને રાજસ્થાનના વતની છે પણ પેટનો ખાડો પૂરવા માટે વર્ષોથી અમદાવાદમાં સ્થાયી રહેલા છે તેમના પરિવારમાં બે પુત્રો અને બે પુત્રી છે ધનજી તેના છ માણસોના પરિવાર સાથે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે જ્યારે ધનજી સેટેલાઇટ વિસ્તારમાં આવ્યો ત્યારે તો દિવસે પણ લોકો આ વિસ્તારમાં આવતા ડરતા કારણ કે શહેરના છેવાડે આવેલા નિર્જન વિસ્તારમાં કોઈ રહેવા માટે તૈયાર નહોતું થોડા શેઠિયાઓના બંગલાને અડીને રોડની એક નાની પટ્ટી શહેરની બહાર નીકળતી હતી હાલમાં જ્યાં મોટા મલ્ટીપ્લેક્સ અને શોપિંગ મોલ છે તેને અડીને આવેલા રામદેવ નગરમાં ગરીબોના ઝૂંપડા સિવાય કંઈ નહોતું ત્યાં આજે પણ ઝૂંપડાઓ જ છે ધનજી અને તેના પરિવારના સભ્યો આ વસાહતમાં જ રહે છે ધનજી ગરીબ હોવા છતાં તેની પાસે બળવાન વિચારો હતા તેણે મનોમન નક્કી કર્યું હતું કે તેના બાળકો તેના જેવી જિંદગી નહીં જીવે ધનજી પોતાની જાત સાથે લડનારો માણસ છે તેથી તેને વિપરીત પરિસ્થિતિઓ હરાવે એ વાતમાં માલ નથી ખિસ્સામાં કાળી પાઈ પણ નહોતી છતાં તેણે પોતાના બે પુત્રો જીતુ અને ભરતને સાણંદ નજીક આવેલી એક અંગ્રેજી શાળામાં ભણવા માટે મૂક્યા હતા ધનજી અને તેની પત્નીએ ક્યારે થીગડા વગરના કપડાં પહેર્યા નથી પણ અંગ્રેજી શાળામાં ભણતા બંને બાળકો માટે તે શાળાએ નક્કી કર્યા પ્રમાણે સીજી રોડ ઉપરથી ડ્રેસ લાવતા હતા ધનજી અને પત્ની માની સેટેલાઇટ વિસ્તારમાં નાના બાળકોના રમકડા અને ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા લગ્નની સિઝનમાં વાસણો ધોવાની નોકરી પણ સ્વીકારતા કારણ કે માત્ર રમકડા વેચી બંને બાળકો જે અંગ્રેજી શાળામાં ભણતા હતા તેમનો ખર્ચો ઉપાડવો સહેલો નહોતો તેના સંચાલકોનો વ્યવહાર પહેલા તો ખૂબ સારો હતો સાવ સામાન્ય ફી લઈ પ્રધાનજીના બાળકોને પ્રવેશ આપ્યો હતો પણ થોડા વર્ષોમાં આ શાળા ખૂબ જાણીતી બની અને ત્યાં શ્રીમંતોના બાળકો ભણવા માટે આવવા લાગ્યા જેના કારણે હવે સમસ્યા એવી ઊભી થઈ કે ઝૂંપડપટ્ટીના બાળકો સાથે બંગલાવાળાના બાળકો કેવી રીતે ભણી શકે જેના કારણે શાળા સંચાલકે ધનજીને તેના બંને બાળકોની પૂરી ફી ભરવાની સૂચના આપી જે ધનજી માટે શક્ય નહોતું બંને બાળકોને સારું શિક્ષણ મળે તે માટે ધનજીએ કાળી મજૂરી તો શરૂ કરી પણ તેની સાથે તેવો નિયમ પણ કર્યો કે ઘરમાં સાંજે ક્યારે ચૂલો નહીં સળગે અને આજ સુધી સાંજે ક્યારેય તેમના ઘરે કોઈ જમતું નથી ધનજી અને તેના પરિવારને ભૂખ તો લાગે છે પણ ભૂખ લાગે ત્યારે શું ખાવું તે એક કોયડો છે જ્યારે બાજુમાં જ આવેલા મોટા બંગલામાં રહેતા ધનિકોને ભૂખ કેવી રીતે લાગશે તેની ચિંતા સતાવે છે ધનજી ફી નહીં ભરી શકતા બંને બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાંથી ઉઠાવી મૂકવાની જરૂર પડી બંને પતિ પત્નીનો જીવ કપાઈ ગયો પોતાના સંતાનો શિક્ષણથી વંચિત થાય તે તેમને મંજૂર નહોતું એક વર્ષ સુધી તેમના બંને બાળકોને સ્કૂલમાં જઈ તેમને ફરી પ્રવેશ આપવામાં આવે તેવી વિનંતી કરતા રહ્યા પણ શિક્ષણ આપનારની પાસે માણસ થવાની સમજનો અભાવ હતો જીતુ અને ભરતનું શિક્ષણ એક વર્ષ બગડ્યું સંભવ છે કે બંને બાળકો ગરીબ અને અશિક્ષિત વિસ્તારમાંથી આવતા હોવાને કારણે તેમને અન્ય બાળકોની સરખામણીમાં તાલ મિલાવતા મુશ્કેલ પડતી હતી તેમને સમજવા અને સમજાવવા મુશ્કેલ નહોતા પણ જીતુ અને ભરત માટે તેમની શાળાના દરવાજા બંધ થઈ ગયા હતા ગરીબ હોવાને કારણે તેમની શાળાએ તેમના માટે બંધ કરેલા દરવાજાની કિંમત કોણ ક્યારે ચૂકવશે તે તો સમય જ કહી શકશે કારણ કે શાળાના દરવાજા બંધ થવાથી આ બંને બાળકોના માનસ ઉપર શી અસર થઈ હશે તે કહેવું કોઈ મનોચિકિત્સક માટે પણ મુશ્કેલ છે ધનજી અને માની હિંમત હાર્યા નથી રામદેવ નગર પાસે આવેલી નારાયણ ગુરુ નામની જાણીતી સ્કૂલમાં બંને બાળકોને ભણાવવાનો તેમણે નિર્ણય કર્યો જોકે શાળાની ફીને ધ્યાનમાં લેતા મોટો પુત્ર જીતુને મ્યુનિસિપલ સ્કૂલમાં અને ભરતને નારાયણ ગુરુમાં પ્રવેશ અપાવ્યો તેઓ ઈચ્છતા હતા કે તેમના બંને બાળકો સાથે ભણે પણ તે કુદરતને મંજૂર નહોતું જીતુ અને ભરત પણ પોતાના માતા પિતાની સ્થિતિ સમજી શકતા હતા તેમને પણ ખબર હતી કે જિંદગીનો સરવાળો બાદબાકી કેવી રીતે થાય છે મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરવાની સાથે જીતુ રજાના દિવસે લગ્નમાં રોજ નોકરી કરવા જાય છે જ્યારે ભરત સાંજે છ વાગ્યે સ્કૂલથી છૂટી ઘરે આવી પોતાના નાનકડા ખભા ઉપર ફુગ્ગાઓ અને રમકડાઓનું સ્ટેન્ડ મૂકી ફુગ્ગાઓ વેચવા માટે સેટેલાઇટ વિસ્તારની રેસ્ટોરન્ટની બહાર ઊભો રહે છે ક્યારેક તેને તેની સાથે તેના ક્લાસમાં ભણતા તેના મિત્રો પોતાના માતા પિતા સાથે મળી જાય છે જો કે ભરત પોતાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં આવી શકે એટલો નસીબદાર નથી છતાં ત્યાં મળી જતા પોતાના મિત્રોને જોઈ ખુશ થઈ જાય છે ભારતે ક્યારેય છુપાવ્યું નથી કે તે સ્કૂલેથી છૂટી ફુગ્ગા રમકડા વેચવાનું કામ કરે છે તેને ભણવામાં જેટલી મજા પડે છે એટલો જ આનંદ તેને ફુગ્ગા વેચવામાં પણ આવે છે ભરત રાત પડે ચાલીસ પચાસ રૂપિયા કમાઈ લે છે તેની જેમ તેના પિતા ધનજી પણ ફુગ્ગા વેચવાનું કામ કરે છે રાતે ઘરે આવ્યા બાદ થાકેલો ભરત પોતાની શાળાનું હોમવર્ક અચૂક કરે છે ક્યારેક તેની પડોશમાં રહેતા અને લગ્ન પ્રસંગે નોકરીએ જતા પાડોશીઓ લગ્નમાં મળેલું ભોજન લઈ આવે તો ધનજી બે ત્રણ રૂપિયામાં તે ભોજન ખરીદી પેટમાં તાઢક કરે છે ધનજી તેની પત્ની માની તેમજ બાળકોના પેટ અન્ન વગર અનેક વખત ખાલી રહ્યા છે પણ તેમની આંખોમાં સપનાઓ અચૂક રહ્યા છે આ પરિવારને જોયા પછી લાગે છે કે કોઈ માણસ ધનવાન હોય તેની સામે કોઈ વાંધો નથી પણ તેની સંપત્તિનો નાનકડો હિસ્સો કોઈ ગરીબ પરિવારની મદદે આવે તો કોઈ જીતુ કે ભરતની શાળાના દરવાજા તેમને માટે બંધ નહીં થાય એક તરફ અમદાવાદ મેગા સિટીના નવા વાઘા પહેરી રહ્યું છે ત્યારે મેગા સિટીમાં ધનજીના પરિવારની સમસ્યા પણ કડવી વાસ્તવિકતા છે પ્રશાંત દયાળની આ વાર્તાને સ્વર આપ્યો ભારતી પરિમલ